It's okay. Maybe then that's fine. Like it. Not that you don't put it up. You wait for it. That's really lovely. दोनों करा जाओ दसवीं क्लास में साइंस तो जैसे तुम्हारी धीरे मत पड़ी रहती है टाइम लगे नहीं कर पाती बाद में मेरे बोले नाच से ಸಂದರ್ಭೆ ಬರ್ತಲ್ಲ ನಿಮ್ಮ ಕಡೆ વિશ્રુતિ જે જે પ્રણામ જે જે પ્રણામ જે અવાજ બહુ એકો થાય છે એકો ની પ્રોબ્લેમ એટલે એટલે જે અમે લોકો અહીંયા બીજેપીના હોલમાં બેઠા છીએ ને એટલે થોડી પ્રોબ્લેમ રેસ થયા છે હમણાં હું મ્યુટ કરી દઈશ ને પછી તો આજે તો હું કઈ બોલવાની નથી તમારે પ્રેઝન્ટ કરવાનું છે છે એટલે વાંધો નહીં હેલો હા આદા દનવત પ્રણામ હા કોણ દેવાંશ તું બેઠો ત્યારે સારું હા બ્રિજેશ આજે કસ્ટમર ને જરૂર કરાવો બ્રિજેશ ને તમે કરો હા તો સમજો નહીં રાજો જે પાઠ છે એને તમે રીડ કરો અવાજ એકદમ ક્લિયર નથી આવતો હલો અરે રાજા અવાજ બરાબર સમજાવ્યું નથી મને બે મિનિટ હું ફરીથી કનેક્ટ કરું છું ਹਾਂਜੀ ਉਮਰ I get my બરાબર આવે હા બસ સારું હલો દંડવત પ્રણામ રાધા કોણ દેવાંશ બોલું હા દેવાંશ બે મિનિટ હા તમે પ્રસ્તાવનાનું કહેતા હતા ને તો એમ કહું છું તમે એકવાર રીડ કરો ને એને સમજાવી દો હા હા હા કોણ હા હા આપણા પુષ્ટિ માર્ગમાં શું નથી બધું જ છે જે એક કોઈ પણ ધર્મ સંપ્રદાયને પ્રામાણિકપણે અપેક્ષિત હોય તેવું છતાં એક વાતની ખામી જે બીજા કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં હોય કે નહીં એ મળતી હાનિ કરનારી એક ખામી આપણા સંપ્રદાયમાં છે તે એ કે આપણા સંપ્રદાયના ઉપદેશક અને અનુગામી બંને વર્ગોમાં આપણા દિવ્ય સિદ્ધાંતો તેમના નિરૂપણ કરનારા ગ્રંથો તેમના અધ્યયન અધ્યાત્મ અધ્યાયનું સંચાલન કરનારી સંસ્થાઓનું ભયંકર દારિદ્ર્ય આપણા માર્ગમાં છે આ એક જબરદસ્તતાને કારણે આપણી સૃષ્ટિમાં સ્વમાર્ગીય સિદ્ધાંતોની બાબતમાં સભાનતા નિષ્ઠા અને કાર્યપ્રણાલીનો મહદઅંશે અભાવ પ્રવર્તી રહ્યો છે આના દુષ્પરિણામની વિટમણાથી કોણ વાકેફ નથી આજે આપણે યાદવ જીવેદ સુખી જીવેદના લોક લોકાયતિક આદર્શને એટલી હદ સુધી વળગીને જીવવા માંગીએ છીએ કે સાક્ષાત શ્રી મહાપ્રભુજીના વચનો પણ જો આપણે સુખી જીવનમાં આડે આવતા હોય તો તે વચનોનો પણ અભિપ્રાય વિચારવાની ધીરજ કે સહિષ્ણુતાને કોઈ બેઠા છીએ શ્રી પુરુષોત્તમ શ્રી પુષ્ટિ માર્ગે પાઠશાળા જુનાગઢ દ્વારા સંચાલિત પરીક્ષા કાર્યક્રમ માટે પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતોની માહિતી આપવા જે આ નાનકડી પુસ્તિકા પ્રકાશિત થઈ રહી છે તે હકીકતમાં અભિનંદનીય એક શુભારંભ છે આટલા નાનકડા આકારના પ્રકારમાં આટલી સરળ સુબોધ ભાષામાં અને આટલી સચોટ શૈલીમાં જે રીતે શુદ્ધ શુદ્ધ સિદ્ધાંતોની થઈ છે તે શ્રી મહાપ્રભુજીની સાક્ષાત કૃપાનું પ્રત્યક્ષ પરિણામ છે આથી સૌ વિદ્યાર્થીઓની મતિ રતિ કૃતિમાં પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોની દિવ્ય પ્રતિષ્ઠા થશે જ એવો શુભ વિશ્વાસ વ્યક્ત કરવામાં મને ખૂબ જ હર્ષની સંતોષની અને કૃતજ્ઞતાની લાગણીનો અનુભવ થાય છે ગોસ્વામી શ્રી સાહેબ શ્યામ મનોહરજી પ્રભુ ચરણ પ્રગટ એટલે જે પુસ્તકની રચના જે જે જય દ્વારા કરવામાં આવી છે લેખક અને સંપાદક છે એમણે સમ આ પુસ્તકમાં શુદ્ધ સરળ અને સુબોધ ભાષામાં એટલી સરળતાથી અને સચોટ શૈલીમાં શુદ્ધ સિદ્ધાંતોને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની રજૂઆત કરી છે તે મહાપ્રભુજીની સાક્ષાત કૃપા છે ને અમે બી દરેક વિદ્યાર્થી જે બી મતી રતિ કૃતિથી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની પ્રતિષ્ઠા થાય તેવી આ પુસ્તિકા પ્રવેશિકામાં શ્રી ગોસ્વામી સ્વામી જે જે શરદ બાબા જે જે અને એમને શ્યામ મનોહરજીના જે આ પુસ્તિકા જે રચ્યું છે એના એના માટે અમે બધા છીએ એ વસ્તુ માટે બસ એ જ વાત છે કે સિદ્ધાંતો ને ભણવા પાછળ આપણી નિષ્ઠા જે વૈષ્ણવ વૈષ્ણવની વર્ષોથી ખોવાઈ ગઈ કે આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી આવતો અને અમે બસ એક સુખી જીવન જીવીએ અને એમાં મહાપ્રભુજીના સિદ્ધાંતો નડે તો છોડી દેવાના એની આપણને જરૂર નથી અમને કોઈ વસ્તુ નડવી ન જોઈએ અમારા ઉપર કોઈ રેસ્ટ્રિક્શન આવવા ન જોઈએ અમને જે ગમે અમે કરીએ એ જાતની રેડીમેડ લાઈફસ્ટાઈલ જીવવાની આપણી જે ઈચ્છા છે એમાં મહાપ્રભુજીના સિદ્ધાંતોની આપણે બલી ચડાવી જોઈએ એ અમારા માટે જરૂર નથી પણ અમારું જીવન સુખી હોવું જોઈએ અમને જેવું ગમે એવું થવું જોઈએ પણ એ જાતની આશા આપણે લાઈફમાં હંમેશા રાખવી ન જોઈએ કેમકે કે જ્યાદાતર આપણે જાણીએ છીએ કે આપણા માટે જે પણ સારું હોય છે એ આપણને ગમતું નથી ખાવાથી લઈને શરૂ કરો તો લાઈફની દરેકે દરેક વસ્તુ સ્કૂલ જવું નથી ગમતું કોલેજ જવું નથી ગમતું નોકરીએ જવું નથી ગમતું કે પૌષ્ટિક વસ્તુઓ ખાવી નથી ગમતી ફ્રૂટ ખાવા ન ગમે સ્નેક્સ ખાવા ગમે કહેવાનું મતલબ કે આપણા માટે જે સારું હોય છે આપણને નથી જ ગમતું પણ જેવી રીતે એ આપણી લાઈફ માટે જરૂરી છે એવી રીતે કોઈ પણ ધર્મ સંપ્રદાયનું નિષ્ઠાથી પાલન કરવું એના સિદ્ધાંતો સહિત આપણા માટે કમ્પલસરી છે એના સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી એટલે એ આપણી લાઈફમાં આપણને નડતર રૂપ લાગે તો નડતર રૂપ કંટાળાજનક લાગે તો કંટાળાજનક ને એમ લાગે કે આ બધું નડે જ છે લાઈફમાં તો ભલે નડતું પણ એના વગર આપણે છૂટકો નથી એ વાતને સમજવી જોઈએ એના વગર આપણું જીવન ટકી નહીં શકે કોઈને ફરસાણ જ ખાતો રહે આખો જીવન કે આખો વર્ષ ઘરમાં જ બેઠો રહે જીવન નોકરી ન કરે ભણે નહીં તેનું જીવન કેવું જાય એ જાતની આપણી વૃત્તિ છે કે અમે જીવ સુખી રહેવા જોઈએ બસ બાકી જે થાય એ અમને એની કોઈ પરવા નથી એ જાતનો વિચાર આપણા નહીં હોય તો થોડું જબરદસ્તી આપણી બોડીને એની પ્રેક્ટિસ કરાવવી પડે છે થોડું આપણે પોતે પણ કંટ્રોલ રાખવું પડે ન ગમે એવું કરવું પણ પડે પણ જેવી રીતે બચ્ચાઓ નાના હોય હવે ન ભાવતું એમને ખવડાવવું પડે કેમ કે એમના શરીર માટે જરૂરી છે એવા વિચારથી આપણે મોટા છીએ સમજદાર છીએ ધર્મ સંપ્રદાયના નિયમોનું પાલન કે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન એ રીતે આપણે કરવું જોઈએ ઠીક તો આ વાત આ પ્રસ્તાવનામાં હતી હવે આમાં જે વાત આવી કે પુરુષોત્તમ પુષ્ટિમાર્ગી પાઠશાલા જુનાગઢમાં ત્યાંથી પરીક્ષાની પુસ્તિકા તરીકે આને શરૂ કરવામાં આવી ચાર પુસ્તક પ્રવેશિકા પુષ્ટિ પ્રવેશ પુષ્ટિપથ અને પ્રમેરત્ન સંગ્રહ આ ચાર પુસ્તક દર વર્ષે કાકાએ પ્રકાશિત કરી અને એની પરીક્ષાનો ક્રમ હજી સુધી પણ ચાલે છે અમે લોકો પણ જ્યારે નાના હતા ત્યારે કે સાહેબ પાંચમા છઠ્ઠામાં જે દાખલો ત્યારે અમે લોકો પણ બધાની પરીક્ષાઓ આપી હતી કાકા આવી હતી બધાને અને કાકાનો તો નિયમ જ છે કે જે પણ બ્રહ્મસંબંધ લેવા માટે આવે એ આ ચાર પુસ્તક ભણે પરીક્ષા આપે સારી રીતે સમજે પછી જ કાકા એને દીક્ષા આપે એનું આ આગ્રહનું કારણ એ છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતોની જાણકારી આપણને હોવી જોઈએ ને એના વગર પુષ્ટિ માર્ગમાં એન્ટર થવું આપણા માટે પોસિબલ જ નથી એટલે સ્કૂલમાં તમે જાઓ કે કોઈ વસ્તુનો યુઝ કરો તો કમસે કમ મેન્યુઅલ તો આપણને જોવું જ પડે ને એના વગર તમે કેવી રીતે કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકો જે રૂલ બુક તો તમારી પાસે હોવી જ જોઈએ એ હિસાબે મહાપ્રભુના સિદ્ધાંતોને ભણવું સમજવું કમ્પલસરી છે જો આપણને પુષ્ટિ માર્ગમાં આગળ વધવું હોય તો એના માટે આ પુસ્તક આગળ લખી અને થોડી સામાન્ય ભાષામાં કે કોઈ પણ ન્યૂકમર હોય કે નવું વ્યક્તિ લર્નર હોય તો વ્યક્તિ એને કોઈની મદદ વિના પણ સમજી શકે એના હિસાબે આધ્યાત્મિક આ ચાર પુસ્તક આગળ પ્રગટ કરી એના પછી તે શીખી લ્યો પછી તો થોડસ ગ્રંથ વગેરે આગળની સ્ટડી માટે છે થોડીક આ બધી બેઝિક છે મેન્યુઅલ છે આપણા માટે તો એને સમજવું જરૂરી છે તમે લોકો તો બધા ભણી લીધા પ્રવેશિકા સારી વાત છે હવે આજે તો તમારી એક્ઝામનો ટાઈમ છે હવે હું અત્યારે ફોન મ્યુટ કરી લઉં છું કઈ બોલતી નથી તમારે લોકોની જે રીતે પ્રેઝન્ટેશનનો ટર્ન છે એવી રીતે કરો કઈ છૂટી જાય તો સિવાયના પાર્ટિસિપન્ટ એ અધૂરા સબ્જેક્ટને કમ્પ્લીટ કરે ને ક્વેશ્ચન આન્સર આજે આપણે નહીં કરીએ કેમ કે જ્યારે તમે ભણ્યા ત્યારે એ કરી લેવાનું હતું આપણે હવે કંઈ ન સમજાયું હોય તો ધીરે ધીરે તમે પોતે એને ક્લિયર કરજો ઠીક છે આજે પ્રશ્નોત્તરી નહીં રાખીએ તમને જે સમજ્યા છો તમે પોતે મને પણ ખબર પડે શું તમને નથી સમજાયું શું સમજાયું છે કયા ટોપિકમાં તમારી સમજ સારી બની ને કયું ટોપિક ડિફિકલ્ટ ગયું તમે પ્રેઝન્ટ કરી લો પછી એ ડિસાઇડ કરશું કે કયા ટોપિકને ફરીથી રિવાઇઝ કરવા કે ન કરવા તો ઠીક છે કોઈ પ્રશ્નોત્તરિયાની અંદર આપણે નહીં રાખીએ જે સબ્જેક્ટ મેં તમને લોકોને ડિવાઈડ કર્યા છે એના પ્રમાણે તમે લોકો એને રિવાઇઝ કરવાનું સ્ટાર્ટ કરો પાંચ દસ મિનિટની અંદર એ આખું ટોપિકને તમે સારી રીતે રિવાઇઝ કરો એના બધા ટોપિક કવર થઈ જાય એવી રીતે પ્રેઝન્ટ કરજો ઠીક છે તો આજે તો દેવાંશ શરૂ કરે છે દેવાંશ સ્ટાર્ટ કર ધન્વત્ર હા દેવા થોડું જોરથી બોલજે હા બેટા હા હમ ચાલો નમો ભગવતે તસ્મય શ્રી કૃષ્ણ યાદ અદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત કીર્તિયો યત આ મંગલાચરણ શ્રી મહાપ્રભુજી ગ્રંથ તીર્થ તત્વાર્થ દીપ નિબંધ મંગલાચરણ નું છે નમો ભગવતે તસ્મય એટલે ભગવાન શ્રી કૃષ્ણ નમન હો કેવા તો શ્રી કૃષ્ણ યાદભૂત કર્મણે અદ્ભુત કર્મ કરવાવાળા એટલે અદ્ભુત કર્મ કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ ને નમનો રૂપ નામ વિભેદેનો રૂપ એટલે એટલે આકાર સ્વરૂપ કે ફોર્મ અને નામ એટલે જેની જેનાથી આપણે વસ્તુને વસ્તુને જાણીએ જાણીએ છે અને એમ જગતમાં જગતમાં કઈ રૂપ છે કઈ નામ છે અને એટલે રૂપ અને રૂપ જગત રૂપ અને નામ વાળો છે જગતમાં હવે પ્રશ્ન એ થાય કે આ રૂપ નામ કોણ બન્યું છે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે રૂપ નામ અને નામથી ભગવાન પોતે જ પ્રગટ થયા છે આ વાત શ્રી મહાપ્રભુજી આપણે આપણ શાસ્ત્ર શાસ્ત્ર દ્વારા સમજાવી રહ્યા છે એ સ એકાકી ન રમતે સ દ્વિતીયમ દ્વિતીયમ ઐચ્છત બ્રહ્મ બ્રહ્મને બ્રહ્મને એક એકલું રહેવું ન ગમ્યું તેથી તેની અન્યની કરે છે ઈચ્છા થઈ તેથી જગત રૂપ પ્રગટ્યો થઈ ગયા એટલે કે ભગવાન જગત જગતમાં દેખાતી બધી વસ્તુના રૂપ અને નામને ધારણ કરે છે પ્રગટ થયા ગયા ધારણ કરી પ્રગટ થઈ ગયા હવે જ્યારે આ જગતરૂપ નામ વેદ વેદ વડે પ્રગટ જ્ઞાત થઈ ગયા પછી એમાં પોતે જ રમી રહ્યા છે અને એનો આને આનંદ પણ આનંદ પણ લઈ રહ્યા છે આપણ ભગવાનને આપણે ભગવાનને આપણી પાસેથી જ કઈ કરાવે છે અને આપણે કરીએ છીએ ઉદાહરણ નાટક નાટકથી સમજી શકીએ છીએ કે આનાથી આપણે એ સમજ્યા કે એક્ટર પણ પોતે જ છે આનંદ પણ પોતે જ લે છે સ્ટેજ પણ પોતે જ બન્યા છે અને સ્ક્રિપ્ટ પણ પોતે જ લખી છે આ કર્મ છે રૂપ અને કે રૂપ અને નામ ભગવાન પોતે રૂપ બન્યા છે એને એને અને અને એમાં ભગવાન લીલા કરે છે એવા અદભુત કર્મ કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ ને હું નમન કરું છું પ્રણામ રાજા સરસ દેવાન સાહેબ આશીષભાઈ વધાઈ દેવાન સર મમ્મીને બોલતા શીખવાડી દે એની જરૂર છે બોલવાની હવે બોલતા નથી એક વાર દોઢ વર્ષ થઈ ગયું પ્રવેશિકા ભણતા ભણતા તોય હજી અવાજ ખુલી નહીં ધીરજ ભાભી આશીષભાઈ કે શીખો તો તમારી કૃપાની જરૂરત છે મમ્મી ને છે પણ નથી કરતી તો શું કરું કે આવી તો કઉ છું દોઢ વર્ષ થઈ ગયું ચાલ કરીને આગળ બીજો શ્લોક કરીશ ને હા કરીશ હા કર Thank you. બોલ દેવાંશ ક્યાં ગયો હા જયકી શ્રી વલ્લભાચાર્ય જયકી પ્રભુ શ્રીમન પુરુષ પુરુષોત્તમ મત્સ્ય નિર્દિષ્ટ પુષ્ટિ પુષ્ટિ પદ્ધતિ જયતે અર્થ મહાપ્રભુ શ્રી એ વલ્લભાચાર્યને જે વલ્લભાચાર્યને ગયું વિશ્લેશ્વર પ્રભુ શ્રી ગુસાઈજીનો ગયો શ્રી ગુસાઈજી શ્રી પુરુષોત્તમજીને નો જયો આ સર્વ આચાર્ય આચાર્યને દર્શન પુષ્ટિ માર્ગ માર્ગનો જયો થઈ ગયું દેવાનું તારું હા સરસ ચલો કરતો રહેજે હું આગળ પણ ભણીશ ને તું હા સારું ચલો ચલો આ તો ટોપિક થયું સારી રીતે કરો આગળ હવે કોની વારી છે આગળ જે મારી છે કોણ જે તીર્થ હા તીર્થ કરો ચલો બચ્ચા પાર્ટી આજે શરૂ કર્યું હા કર તીર્થ બીજે વિજય પ્રણામ ધર્મ આપણી જીવાત્માનો ઉદ્ધાર એટલે આપણે આપણું કલ્યાણ ધર્મના આચરણ કરવાથી થાય છે તેથી આપણે કહીએ છીએ કે આત્માની ઉન્નતિનું સાધન એટલે કે ધર્મ પછી છે ભાગવત પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભગવાને પોતે જ ધર્મના નિયમો બનાવ્યા છે એટલે એનો શ્લોક છે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ જો મનુષ્ય ધર્મ નિયમ પ્રમાણે આચરણ કરે છે તો ભગવાન તેના ઉપર અવશ્ય પ્રસન્ન થાય જ છે આપણે બધા જીવાત્માનો જીવાત્માએ ધર્મનું આચરણ કરવું જોઈએ કારણ કે પ્રભુની પ્રસન્નતા છે એ જ તો જીવાત્માનો સાચો ઉદ્ધાર ઉદ્ધાર છે પછી આપણે મહાભારતના સમયમાં જોઈએ તો પછી કૌરવ પક્ષમાં આપણે ભીષ્મ દ્રોણાચાર્ય ધૃતરાષ્ટ્ર એ બધા જે હતા તેઓ ધર્મ શું છે એ તો જાણતા હતા પણ ધર્મ મુજબ આચરણ નતા કરી શકતા તેઓ અધર્મ શું છે તે પણ જાણતા હતા પરંતુ અધર્મ નો આચરણ ને છોડી નતા શકતા તેવું એ લોકો એ લોકો કે છે જયારે શ્રી મહાભારત નું યુદ્ધ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ સાક્ષાત અર્જુન ને કહે છે કે અધર્મ ધર્મ અધર્મ કે છે કે જો તું આ ધાર્મિક યુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિ ગુમાવી પાપ મેળવીશ એવું અધ્યાય બે માં તેત્રીસમાં શ્લોકમાં કહ્યું છે શાસ્ત્રમાં બતા શાસ્ત્રમાં બતાવેલા બે દિશામાં માણસને વિવેક બુદ્ધિથી યોગ્ય માર્ગ ચલાવવાનું છે શાસ્ત્ર વિધિ નિષેધ શાસ્ત્ર વિધિ વિધિ અને નિષેધ બંને જણાવે છે એટલે આપણે વિધિ માર્ગ એટલે ધર્મ અને નિષેધ માર્ગ એટલે અધર્મ વિધિ માર્ગ ચાલે તેને વિધિ માર્ગ પર જે ચાલે છે તેને સુખ અને સફળતા મળે છે અને જે નિષેધ માર્ગ એટલે કે ન કરવા જેવું જે કામ જે માર્ગ છે તેના પર ચાલે છે તેને દુઃખ અને નિષ્ફળતા જ મળે છે પછી શાસ્ત્રમાં કહેલા વિધિ નિષેધ જીવન વ્યવહારને નિર્વિઘ્ને ચાલવ નિર્વિઘ્ને ચાલવવા માટે છે એ બંને મળીને ધર્મ કહેવાય છે દેહ અનુસંધાન હોય ત્યાં સુધી શાસ્ત્રોક્ત ધર્મ જ સ્વધર્મ છે શાસ્ત્ર એ જ પ્રમાણ છે ધર્મ જીવનનો આપણે ધર્મ જીવનનો બહુ અનિવાર્ય અંગ છે ધર્મ તો જીવનમાં વણાઈ જવો જોઈએ હંમેશા સર્વલોકને ધર્માચરણ થાય ધર્મને અનુકૂળ જ જીવાય પ્રભુ ધર્મને અનુકૂળ જ જીવાય પ્રભુ પ્રસન્નતા ના વિચારે જ ધર્માચરણ કરવું જોઈએ ધર્માચરણ પાપના સ્પર્શ વિના પાર પહોંચાડનારો પુલ છે પછી ભગવાન ધર્મના વક્તા કરતા પાલક અને અનુમોદક છે આપણે ભગવાન અને ધર્મ બંને સનાતન છે અને પછી ધર્મના બે મુખ્ય ભાગ પણ છે એ એક તો દેહ ધર્મ છે અને એક આત્મધર્મ છે ગયું સરસ ચાલો તારે સમજાયું ને બધું આમાં હા જે સારું ચાલો કરો આગળ હવે કોની વારી છે પ્રણામ રાજા હું દર્શન માર્ગ અને સંપ્રદાય હા કરો માર્ગ અને સંપ્રદાય અહીંયા આપણે જોઈએ કે આપણે આત્માના ઉદ્ધાર માટે જો આપણે કંઈ પણ રિલીજિયસ એક્ટિવિટી આપણે કરવી હોય તો કોઈ પણ આપણે સંપ્રદાય ફર્સ્ટ ઓફ ઓલ ચૂઝ કરવું જોઈએ જેવી રીતે આપણે જેમાં પણ રુચિ હોય એટલે આપણા સ્વભાવ પ્રમાણે આપણે જેમ સ્કૂલમાં ભણવા જઈએ તો આપણે જેમાં સાયન્સમાં રુચિ હોય સાયન્સ લઈએ આર્ટમાં હોય તો આર્ટ તમારા લોકોનો છે ને અવાજ બહુ કપાય છે હા જો હેલો હવે આવે છે રાજા નહીં હજી પણ કપાય છે તમારો બ્રિજેશભાઈ બોલતા હતા ને ત્યારે પણ અવાજ કટ થતો હતો અચ્છા તો સ્ટાર્ટ હું હું બોલું છું બીજા ફોન થી પછી કનેક્ટ કરું છું પાછું હમણાં હમણાં કન્ટિન્યુ કરો હા વાંધો નહીં હમણાં તો સારું આવ્યું પાછું હા તો સંપ્રદાય એ એક એવી સ્કૂલ છે જેમાં આપણે ઓફિશિયલી આપણે રિલીજીયસ એક્ટિવિટી આપણા આત્માના ઉદ્ધાર માટે કરવાની છે હવે આપણે એમ જોવા જઈએ કે આત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ કોઈ બી સંપ્રદાયને આપણે સિલેક્ટ કરવું પડે તો કોઈ સંપ્રદાયને આપણે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણો સ્વભાવ કેવો છે હવે દરેક વ્યક્તિના સ્વભાવ પણ અલગ અલગ હોય રાજસ તામસ એવી રીતે તો આપણી કયા કયા વિષયમાં રુચિ છે તો એ પ્રમાણે અને સંપ્રદાય સિલેક્ટ કરવા માટે સૌપ્રથમ એ વસ્તુની તો ખૂબ ધ્યાન રાખવી પડે કે એ સંપ્રદાય શાસ્ત્રના સંમતિ છે વેદને અનુસરીને છે એનું પ્રમાણ પ્રમેય છે સાધન ફળની વ્યવસ્થા જેવી છે એ વેદો વેદોથી વિરુદ્ધ નથી ને ફર્સ્ટ ઓફ ઓલ એ આપણે ધ્યાન રાખવું જોઈએ અને પછી એ સાધના આપણે ગુરુ પાસે જિજ્ઞાસા બતાવી દીક્ષા લેવી એની માર્ગ સંપ્રદાયની સાધન પ્રણાલી જાણવી અને કર્તવ્ય સંબંધી વાતો જાણવી કે સંપ્રદાયમાં એન્ટર થઈ અને આપણે આપણું કર્તવ્ય શું છે એ સમજવાનું તો એના માટે આપણે ભણ્યા હતા ત્યારે એક આપણે ડેફિનેશન જોઈ હતી સંપ્રદાય વિશેની ઈષ્ટ દેવતાના નામ મંત્રની દીક્ષાના દાનપૂર્વક ગુરુ શિષ્યની પ્રણાલીથી ચાલી આવતી ધર્મ સાધનાની વિશિષ્ટ પરંપરા એટલે સંપ્રદાય તો આ થઈ સંપ્રદાયની વ્યાખ્યા ઈષ્ટ દેવતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ આપણા એમના નામ મંત્રની દીક્ષા જે આપણે ગુરુ પાસેથી લઈએ ગુરુ અને શિષ્યની પ્રણાલીથી આપણે ગુરુ પાસેથી જે બી આપણે ધર્મનું કર્તવ્ય છે આપણા સંપ્રદાયનું જે બી કર્તવ્ય સંબંધી વાતો જાણીએ અને એ વિશિષ્ટ પરંપરા જે ચાલી આવે એ સંપ્રદાય અને ફર્સ્ટ ઓફ ઓલ સાવધાની એ રાખવી મેં પહેલા પણ કીધું કે પ્રમાણ ક્રમે સાધન અને ફલની વ્યવસ્થા આપણા શાસ્ત્રને વિરોધી નથી ને એ ફર્સ્ટ જાણી લેવું વ્યક્તિની રુચિ શેમાં છે દરેક વ્યક્તિની સ્વભાવ પ્રમાણે રુચિ હોય હવે એમાં પછી આપણે ત્રણ ત્રણ પાઠ જોયા કે વૈષ્ણવ છે શૈવ છે અને શાક્ત છે વૈષ્ણવ સંપ્રદાય છે તો એમાં વિષ્ણુ ભગવાનને લગતા વિષ્ણુના દસ અવતાર પછી શૈવ તો એ ના ભક્તો જેને શિવ શિવમાં શિવ નિષ્ઠા છે તો એ શિવની પૂજા કરશે શાક્ત છે જેવી રીતે તો એ દેવી દેવતાઓનો આ કરશે અ પછી એવી રીતે આપણે આજકાલ જોવા કે રાજનેતા છે જે બધા એ ખોટી પ્રચારો કરે છે કે સંપ્રદાયના કારણે એકતા તૂટી રહી છે તો એવું નથી એ કે છે બધા બધા ધર્મ એક છે બધા સંપ્રદાયો એક છે એવું નથી આજે દરેકની ઇન્ડિપેન્ડન્ટ દરેક સંપ્રદાયોની વ્યવસ્થા છે ઇન્ડિપેન્ડન્ટ અને સંપ્રદાયો એ ધર્મ સંબંધી આપણને જ્ઞાન આપે છે એ જ્ઞાન આપી અને સમાજની નૈતિક અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરાવે છે તો એ એ કોઈ સોસાયટીમાં કોઈ વિભાજન કે ડિવાઈડ નથી કરતા પણ દરેક ધર્મ સંપ્રદાય ક્યારે કોઈની એકતા તો તોડતા નથી કારણ કે ધર્મ અને સંપ્રદાય એ વેદોથી ઉત્પન્ન થયેલા છે એવી રીતે દર દરેક જેવી રીતે શંકરાચાર્ય છે મહાપ્રભુજી રામાનુજ એવી રીતે અલગ અલગ જે બી સંપ્રદાયો છે દરેક પોતાની ઇન્ડિપેન્ડન્ટ વ્યવસ્થા છે અને એવી રીતે આપણે જોયું એટલે ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક વાત એ ધ્યાન રાખવાની કે આપણે સંપ્રદાય જે બી સિલેક્ટ કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ એ વ્યક્તિની રુચિ એના સ્વભાવ પ્રમાણે પછી એ સંપ્રદાય જે આપણે સિલેક્ટ કરીએ એમાં એ આપણા શાસ્ત્રો પ્રણાલ પ્રણાલીથી વિરુદ્ધ નથી ને એ જોવાનું અને કોઈ પણ એક દેવમાં નિષ્ઠા બની રહેવી બસ એ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખી અને ધર્મ સંપ્રદાય અને ગુરુ પાસેથી દીક્ષા લઈ અને ઈષ્ટદેવની આપણે સાધના આપણું કર્તવ્ય સંબંધી જે પણ હોય એ જાણી અને આપણે આપણું જીવન જીવવું જોઈએ હમ સરસ ચલો કરો આગળ धन्यवाद प्रणाम राजा हाँ अच्छा मितेश हाँ करो आ, मेरा टॉपिक गुरु है जैसे सच्चा ज्ञान बिना गुरु के नहीं मिल सकता वैसे गुरु के बिना कोई भी संप्रदाय में एंट्री नहीं मिल सकती गुरु की प्लेस सबसे इम्पोर्टेंट है कोई भी संप्रदाय में गुरु वो होता है जो मंत्र दीक्षा दे शिष्य को और धर्म का संपूर्ण ज्ञान दे जो मार्ग कृष्ण कृष्ण की अनन्य भक्ति सिखाए उसे पुष्टि मार्ग कहा गया है और ये ये पुष्टि मार्ग के गुरु श्री महाप्रभु जी हैं हम्म। बस राजा ठीक है अच्छा है चलो करो आगे वल्लभाचार्य किसका टॉपिक है જે જે દંડવત પણ હું નૈસર્ગી हाँ बोल વલ્લભાચાર્ય પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોવર્ધન ને જયારે શુદ્ધ પુષ્ટિ માર્ગ ભૂતલ ઉપર પ્રગટ કરવાની ઈચ્છા થઈ ત્યારે આવું સામર્થ્ય કરી શ્રી વલ્લભ સિવાય કોઈનું છે જ નહીં એવું જાણીને શ્રી પ્રભુએ શ્રી વલ્લભને ભૂતલ ઉપર પ્રાગટ્ય લેવાની આજ્ઞા કરી સાથે સાથે વાણી દ્વારા સ્વમહાત્મ્ય અને લીલા પ્રગટ કરવાની તેમજ શ્રી ભાગવત ગુઢાર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી દૈવી જીવો પર શ્રી પુષ્ટિ પુરુષોત્તમની કૃપાવૃષ્ટિ શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ પર પ્રગટ્યા સંવત પંદરસો પાંત્રીસમાં કાકરવાડ હાલના ચંપારણ ગામમાં થયો હતો જન્મ તેમનો થયો હતો તેમના પિતાશ્રીનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાશ્રીનું નામ ઇલમ્મા હતું શ્રી વલ્લભાચાર્ય અગિયાર વર્ષની વયે બધા શાસ્ત્ર વેદ વગેરેનો અભ્યાસ પૂર્ણ કર્યો તેમણે ત્રણ વખત ખુલ્લા પગે સમગ્ર ભારતની પરિક્રમા કરીને દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો અને તેમને શરણે લીધા તેમને શરણે અને પ્રભુની સેવા સમર્પણ અને શીખવ્યા બીજા માયાવાદ વગેરેની સામે આપે વિલક્ષણ એવા સાકર બ્રહ્મવાદનું સ્થાપન કરી અલગ મત સ્થાપ્યો જેથી જગતમાં તેમની નામના ખૂબ જ વધી ગઈ પ્રભુના મુખ રૂપ અગ્નિના અવતાર એવા આપ બધા દૈવી જીવોને પ્રિય છે તેથી આપને વૈશ્વાનરહ અગ્નિ અને વલ્લભાત્ય કહેવામાં આવ્યા છે આવા શ્રી મહાપ્રભુજીએ પહેલા કોઈએ પણ ન આપ્યું હોય પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનના અદ્ભુત સ્વરૂપનું જ્ઞાન આપ્યું માટે તેમની સ્તુતિ શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા ગુરુ કહીને કરાઈ છે આપને વિવાહ કરવાની ઈચ્છા તો ન હતી પરંતુ આગળ પણ સતત પુષ્ટિ ભક્તિનો પ્રચાર થયા કરે તે માટે પ્રભુની આજ્ઞાથી આપે વિવાહ કર્યો આપને ત્યાં બે પુત્રનું પ્રાગટ્ય થયું જેમાં જેમાં જ્યેષ્ઠનું નામ હતું વિઠ્ઠલનાથજી એમાં જ્યેષ્ઠનું નામ હતું શ્રી ગોપીનાથજી અને અગ્રજનું નામ હતું શ્રી વિઠ્ઠલનાથજી આ ભયંકર કલયુગમાં ભગવાન ભગવંત માર્ગના અજ્ઞાનને કારણે અંધ બનેલા નિસાધન દૈવી પુષ્ટિ જીવોને પ્રમાણ પ્રમેય સાધન અને ફળનું જ્ઞાન થાય તે માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય અનેક ગ્રંથોની રચના ભક્તોને ભાવસાગર તરી જવાનો ઉપાય બતાવ્યો અને તેમને તેમને આ મુજબ ગ્રંથો બી રચ્યા તેમાં બ્રહ્મસૂત્ર મીમાંસા સૂત્ર તથા ગાયત્રી મંત્ર પર ભાષ્યો શ્રી ભાગવત પર સુબોધીની વ્યાખ્યા સ્વતંત્ર ગ્રંથોમાં તત્વાર્થ દી અનિબંધ ષોડશ ગ્રંથો પત્રાવલંબન વગેરે સ્તોત્ર ગ્રંથોમાં શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ શ્રી મધુરાષ્ટકમ શ્રી પરિવૃદ્ધાષ્ટકમ શ્રી કૃષ્ણાષ્ટકમ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમ વગેરે રચ્યા શ્રી ગુસાઈજીએ તેમના માટે એકસો આઠ નામ રચ્યા છે જે શ્રી સર્વોત્તમ સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ છે પ્રણામ સરસ ચલો કરો આગળ શ્રી ગોપીનાથજી કોનો વિષય છે આપ જય જય દંડોટ સમીર બોલું હા સમીરભાઈ શ્રી ગોપીનાથજી તે શ્રી વલ્લભાચાર્યના જ્યેષ્ઠ પુત્ર હતા ઉડુપના પ્રતિનિધિ પણ પોતે શ્રી વલ્લભાચાર્ય પછી બન્યા હતા તે ખૂબ જ દયાના સાગર અને સર્વગુણ સંપન્ન હતા શ્રી ગોપીનાથજી શ્રી મહાપ્રભુજીની જેમ તેજસ્વી અને ખૂબ જ ગુણવંત હતા શ્રી ભાગવત પુરાણના અઢાર હજાર શ્લોકના પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લેવાનો એમનો નિયમ હતો અને આ નિયમથી તેમને એ પોતે જે અઢાર હજાર શ્લોક કરતા હતા ત્યારે એમને શ્લોક કરતા કરતા બે થી ત્રણ દિવસ નીકળી જતા હતા જેથી કરીને તેમની માતાજીને ખૂબ જ દુઃખ થતું હતું તો એ માતાજીના દુઃખનું જ્યારે વલ્લભાચાર્યને એમને ખબર પડી તો તેથી તેમણે એમના માટે એક પુરુષોત્તમ સહસ્ત્ર નામક સ્ત્રોતની રચના કરી જે વાંચવાથી તેમને ભાગવત વાંચવા જેવું જ ફળ મળતું હતું અને પોતે એ નિયમ જે છે એનું પોતે પાલન એ વસ્તુ વાંચીને એ કરી શકતા હતા કહેવાય છે કે પુષ્ટિ સંપ્રદાયનું આચાર્ય શ્રી મહાપ્રભુજીના સર્વ ધામ પધાર્યા પછી શ્રી ગોપીનાથજીને મળ્યું હતું અને એ વાત એમણે બહુ જ સારી રીતે સંભાળ્યું હતું એમણે માર્ગના સિદ્ધાંત સમજાવતા એમણે સાધન દીપિકા સેવા શ્લોક તેમજ સૌંદર્ય પદ્ય નામના ઘણા બધા ગ્રંથોની એમણે રચના કરી હતી કહેવાય છે કે સાધન દીપિકા ગ્રંથમાં તો તેમણે સેવાનો પૂર્ણ પ્રકાર અને એક આદર્શ પુષ્ટિ માર્ગીય વલ્લભ દિનચર્યાની કેવી હોવી જોઈએ તે પણ એમણે બતાવ્યું હતું સેવા શ્લોક ગ્રંથમાં શ્રી ગોપીનાથજી કે સેવા ક્રિયા નથી પરંતુ તેની પાછળ આપણી બધી ભાવનાઓ જોડાયેલી હોય છે તે આપણને આપણે એમણે સમજાવ્યું હતું તે ભાવનાઓનો પરિચય આ ગ્રંથમાં પણ તેમણે આપ્યો હતો સૌંદર્ય સૌંદર્યપ્રદ ગ્રંથમાં તેમણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું પણ વર્ણન કર્યું હતું પ્રભુની સેવા સાથે સાથે મહાપ્રભુજીની માફક એમને વૈદિક ધર્મનો પણ પોતે આગ્રહ રાખતા ચાલો સરસ આમાં બસ એક વાત એ છે કે જે ભાગવતજીના વિષયમાં જે વાત આવી કે ભાગવતજીનું અધ્યયન કરવા મતલબ કે એનો પાઠનો નિત્ય નિયમ ગોપીનાથજીનું હતું તો એમાં બે ત્રણ દિવસ તો એ વાતે કેમ કે જે રીતે છેલ્લે આવ્યું કે મહાપ્રભુજીની સાથે સાથે ગોપીનાથજીને પણ વૈદિક ધર્મો ના નિયમોનું પાલન એ કરતા મતલબ કહેવાનો મતલબ કે એવી લાઈફસ્ટાઈલ નહોતી કે સવારે ઉઠો તમે નહાઓ તમારું નિયમ છે કે અઢાર હજારના શ્લોકનું પાઠ પૂરું થાય એટલે ભોજન કરવું આ નિયમના પાલન માટે ઉઠો ને ચોપડી લઈને બેસી જાઓ કે પુસ્તક હાથમાં લઈને બેસી જવાનું એવું નહીં પણ જે નિત્યની દિનચર્યા છે કે સંધ્યા પાઠ વગેરે કરવા કે સેવામાં જે પણ ક્રમ હોય એ કરવું કે ઘરનું જે કંઈ પણ કાર્ય હોય સામાજિક હોય કે આ તે બધું કરવું ને વચ્ચે વચ્ચેના ટાઈમમાં એ પાઠ કન્ટિન્યુ કરતા આ જાતની જીવન પ્રણાલીને કારણે બે ત્રણ દિવસ સુધી પાઠ પૂરા ના થાય તો ત્યાં સુધી ભોજન ન લે આ જાતના નિયમને કારણે એમની માતાને દુઃખ થયું કે આવું તો હજી તો બાલક છે એ પણ ગોપીનાથજીને એવું નહીં કે આ બત્રીસ ત્રીસ વર્ષની ઉંમરમાં એ જયારે ચૌદ વર્ષના હતા ત્યારથી ગોપીનાથજીનો નિયમ હતું એમના કારણે એમની માતાને આવું કષ્ટ થયું એટલે એમણે મહાપ્રભુજીને રિક્વેસ્ટ કરી અને મહાપ્રભુજી આ સ્તોત્રની રચના કરી પુરુષોત્તમ સહસ્ત્રનામ હવે એમાં જે એ વાત આવી કે એ જ ફલ ભાગવતના પાઠ જેટલું જ ફલ પુરુષોત્તમ સહસ્ત્રનામથી મળે એનું મતલબ એ જ છે કે આપણે ત્યાં મહાપ્રભુજીએ ભાગવતજીના નિત્ય અધ્યયન અને પઠનનો નિયમ એટલા માટે રાખ્યું કેમ કે ભાગવતજી એ પ્રભુની લીલાનું વર્ણન છે અને એ લીલાનું અનુસંધાન આપણને ચોવીસ કલાક ત્રણસો દિવસ આપણા સંપૂર્ણ જીવન પર્યંત રહેવું જ જોઈએ એટલે એમનું અધ્યયન જરૂરી છે એવું નહીં કે આના પાઠ કરવાથી આવું ફળ મળે એ હિસાબે નહીં પણ કેમ કે પ્રભુની લીલા બતાવે છે ઠાકોરજીની લીલા બતાડે છે એટલે એ ગ્રંથનું કે એ પાઠ એના કરવાથી એ લીલાનું અનુસંધાન તમને હંમેશા રહે એટલે ભાગવતજીનું અધ્યયન ભાગવતજીનું પઠન યથાશક્તિ આપણા માટે કમ્પલસરી છે તો ગોપીનાથજીને મહાપ્રભુજી જો પુરુષોત્તમ રસનામ ગ્રંથ થોડું જે વ્યક્તિને ભાગવતજીનો અભ્યાસ હોય અને પુરુષોત્તમ સહસ્રનામને તમે ચેક કરો તો પેરેલલ ભાગવતજીથી પુરુષોત્તમ સહસ્રનામ આખું સ્તોત્ર ચાલે છે મહાપ્રભુ શરૂ કરે પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્ચતે તો ત્યાંથી સ્ટાર્ટ કરીને અને છેલ્લે સુધી કે જ્યારે દશમ સ્કંદની વાત આવે ત્યારે પરબ્રહ્માવતરણ કેશવ ક્લેશ નાશન તો એ એ ભાગવતજીના એક એક અધ્યાયથી ઠાકોરજીનું એમાં બતાવેલું એક એક નામ એકદમ ટોટલી પેરેલલ ચાલે છે દશમ સ્કંદ નું પહેલું જ અધ્યાય તમે ચેક કરો તો ઠાકોરજીને પૃથ્વી જ્યારે વિનંતી કરવા માટે ગઈ કે મારા ઉપર આટલું ક્લેશ છે અને તમે પધારો મારી મુક્તિ કરાવવા માટે ત્યારે મહાપ્રભુજી પહેલું જ નામ બતાડે છે કે પરબ્રહ્મનું અવતરણ છે અને કેશવ છે જે ક્લેશના નાશ માટે પ્રકટ થયા છે એટલા એક નામથી એ ઠાકોરજીની આખી લીલાની સમરી મહાપ્રભુજી આપી રહ્યા છે તો પુરુષોત્તમ શાસ્ત્ર નામ એ એ રૂપમાં ભાગવતજીનો પાઠ કર્યું બરાબર કહેવાય કેમ કે એના પાઠથી એના એક એક પ્રભુના નામને તમે જો જુઓ છો વાંચો છો કે એને પાઠ કરો છો તો એનાથી ભાગવતજીની એક એક લીલા તમને રિવાઇઝ થઈ જાય પણ એ કોના માટે પોસિબલ છે કે જેને કમસે કમ ભાગવતજી પણ જીવનમાં એક વાર તો આખા રીડ કર્યા હોય કહેવાનો મતલબ એ છે એટલે ભાગવતજીનું બાયપાસ પુરુષોત્તમ નામ ક્યારે પણ પોસિબલ નથી કે પુષ્પશ્રમ સહસ્ત્રનામ આવી ગયો એટલે હવે ભાગવતજીની જરૂર નથી એને બાયપાસ કરી દો કે આ એક જ તો વાત છે ને એની સમરી જ છે પણ સમરી છે જ્યારે તમે મૂળ નથી જાણતા ત્યાં સુધી તમે સમરી પ્રેઝન્ટ નથી કરી શકતા જે રીતે આજે તમે લોકો જોયું કે જે વ્યક્તિ જ્યારે આપણે પ્રવેશિકાના સબ્જેક્ટને ભણ્યા એ સબ્જેક્ટ જે ભણ્યું નથી આની સમરી પ્રસ્તુત નથી કરી શકતો અત્યારે તો હું કંઈ આમાં ક્વેશ્ચન આન્સર નથી કરતી પણ જ્યારે તમારું પેપર લખવાની વારી આવશે ત્યારે ખબર પડશે અસલમાં તો કોના મગજમાં કેટલી વાત આવી છે તો જ્યાં સુધી તમે મૂળ નથી રીડ કરતા કે ટોટલ તમારા હાથમાં નથી ત્યાં સુધી તમે એને સમરી ન કરી શકો ને ન તમે સમરીને સમજી શકો હવે જે વ્યક્તિ તમે લોકો અત્યારે બેઠા છો જેમણે પ્રવેશિકા ભણી નથી એમને અત્યારે સમરી પ્રેઝન્ટ કરે તો આ બધી વાતો સમજમાં નહીં આવે કેમ નહીં આવે કેમ કે તમે મૂળ ભણ્યા જ નથી તો સમરી કેવી રીતે સમજાઈ જાય સમરી એના માટે છે કે જેને આખા ગ્રંથનો અભ્યાસ હોય ને સમરી જુએ ત્યારે બધા વિષય એને ક્લિયર થઈ જાય યાદ આવી જાય તો પુરુષોત્તમ શાસ્ત્ર નામ એવા લોકો માટે છે કે કમસે કમ જેને સંપૂર્ણ ભાગવતજીનું એક વાર તો અધ્યયન કે એક વખત તો એને જોઈ તો હોય કમસે કમ તો લોકો આજકાલ એ કરે છે કે હવે અમને ભાગવતજીની જરૂર નથી કેમ કે અમે લોકો પુરુષોત્તમ શાસ્ત્ર નામ તો મહાપ્રભુજી લખી દીધું ને તેનું ટ્રાન્સલેશન વાંચી જાઓ ભાગવતજી વાંચવાની જરૂર નથી એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે પુરુષોત્તમ સહસ્તનામ ભાગવતજીને બાયપાસ કરવા માટે મહાપ્રભુજીએ નથી લખ્યું પણ કેમ કે ગોપીનાથજીને ભાગવતજીનો અભ્યાસ છે અને જો એ પુરુષોત્તમ સહસ્તનામનો હવે પાઠ કરે તો એ ભાગવતજીની દરેકે દરેક લીલાનું અનુસંધાન એમને થઈ જાય એટલે ગોપીનાથજી પુરુષોત્તમ સહસ્તનામનું કેવલ પાઠ કરે તો એમને ચાલી જાય પણ આપણા જેવા લોકો માટે ચાલી ન જાય કેમ કે આપણને મૂળ ભાગવતજી લીલા ખબર ન હોય તો તમને શું ખબર પડે કે મહાપ્રભુ જે પરબ્રહ્માવતરણ તે શું કહેવા માંગે છે એ વાતને ખાસ અહીંયા સમજવી જોઈએ કે ભાગવતજીના બાયપાસ કે ભાગવતજીના ઓપ્શનના રૂપમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ નથી પણ એની સમરી છે તો મૂળ ભાગવતનું અધ્યયન આપણે નિત્ય કરવું જોઈએ તમે એક પેજ વાંચી શકો તો એક પેજ એક શ્લોક કરી શકતા હો તો એક શ્લોક પણ નિયમપૂર્વક મૂળ ભાગવતજી તમે પાઠ નહીં કરો એનું ટ્રાન્સલેશન જુઓ ગુજરાતી અનુવાદ આપણી પાસે હિન્દી અનુવાદ ઇંગ્લિશ અનુવાદ બધા જ અવેલેબલ છે એને ચેક કરો એને વાંચો એને ભણો સાથે પુરુષોત્તમ શાસ્ત્ર નામનું નિત્ય પાઠ તો કરવું જ જોઈએ કે આખું ભાગવતજી આપણાથી ના થાય પણ કમસે કમ પછી તમે જેમ જેમ ભાગવતજીનો અભ્યાસ બને એમ એમ પુરુષોત્તમ શાસ્ત્ર નામ સમજાતું થઈ જાય જ્યારે તમે એનું પાઠ કરો ત્યારે એક એક નામથી આ વાત ખબર પડે કે મહાપ્રભુ ભાગવતજીમાં આ વાત આવી છે ને એના પેરેલલ ઠાકોરજીનું નામ છે આદાબથી અધ્યયનની પણ આપણે ત્યાં એ શ્યામુકાકાએ પણ જ્યારે આ કરાવ્યું ભાગવતજીનું ત્યારે શ્યામકાકાએ આવી જ રીતે કરાવ્યું હતું ભાગવતજીનો જયારે અભ્યાસ કરાવ્યો છે કાકાનું વર્ષમાં એક એક સ્કંદને કરાવતા હતા આખું વર્ષ બધા જ વૈષ્ણવ એ આખા સ્કંદને મૂળ ભાગવતજીમાંથી રીડ કરતા એ બધા વૈષ્ણવ એના એક એક અધ્યાયને ત્યાં શ્યામકાકાની સામે પ્રેઝન્ટ કરતા અને શ્યામકાકાએ આખા સ્કંદની સમરી ત્યાં એક્સપ્લેન કરતા અને એ એક અધ્યાયને તમે પ્રેઝન્ટ કરો તો એની સાથે સાથે અધ્યાયના પેરેલલ પુરુષોત્તમ પ્રશ્નમાં મહાપ્રભુજી કયું નામ બતાવે છે એ પણ તમારે ત્યાં બતાડવાનું કે આ લીલાના પેરેલલ મહાપ્રભુજી પુરુષોત્તમ સહસનામમાં કયું નામ બતાડ્યું છે આ શું કામ છે કેમ કે તમે એની સાથે બંનેને જોઈન કરી શકો પણ ભાગવતજીના ઓપ્શનમાં જો તમે પુરુષોત્તમ સહસનામને લેતા થઈ ગયા તો તો થઈ ગયું એનો કોઈ ફાયદો નથી પછી કેમ કે આપણે તો તમે રોજ એકવીસ પાઠ કરી લો કે રોજ એક પાઠ તમે કરતા હો જીવનભર કરો ને તમને મુક્તિ મળી જાય એવું ચમત્કારિક મંત્ર નથી પુરુષોત્તમ સહસ્ત્રના પણ એના માટે છે કે જેનાથી તમને ઠાકોરજીની બધી લીલાઓનું અનુસંધાન થઈ જાય એના માટે મૂળ ભાગવતજીનું તો અધ્યયન કમ્પલસરી જ છે એના વગર પુરુષોત્તમ સહસ્ત્રનામ તમને કોઈ રિઝલ્ટ નહીં આપે કેમ કે આપણે ત્યાં કોઈ ચમત્કારિક મંત્ર નથી કે આમ કરો ને આમ રિઝલ્ટ મળી ગયું પણ એનું કારણ આપણે ત્યાં એ છે કે જેનાથી તમને પ્રભુની લીલાનું અનુસંધાન રહે ઠાકોરજીની લીલા તમને ખબર પડે એમની લીલાઓનું જ્ઞાન થાય એના માટે આપણે ત્યાં ભાગવતજીના પાઠનો નિયમ છે એ કોઈ ફલ મેળવવા માટે આપણે ભાગવતજીનો પાઠ કે ભાગવતજીનું અધ્યયન નથી કરતા તો પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાપ્રભુ જે રચ્યું એનું પણ આ જ કારણ છે કે લીલાઓનું અનુસંધાન તમને થઈ જાય બાકી મૂળ તો તમે જાણો જ છો એવા વિચારથી મહાપ્રભુજી દ્વારા સ્તોત્ર લખાયો છે એનો ઓપ્શન તરીકે નથી લખાયો કેમ કે ગોપીનાથજી જ્યારે આટલા વર્ષોથી રોજ એમનો નિત્ય નિયમ પાઠ કરતા હોય ભાગવતજીનો સંસ્કૃત જાણતા જ હતા એવું કોઈ નહોતું કે જેમને સંસ્કૃતની નોલેજ ન હોય ગોપીનાથજી પણ એવા નહોતા તો જાણતા હતા તમે મૂળ શ્લોક વાંચો તો એમનાથી ખબર પડી જતી કે એમાં શું લખ્યું છે તો એ લીલાઓ લીલાઓને ડિટેલ્ડ વર્ઝન જે હતું એને મહાપ્રભુજીએ સમરી તરીકે પુરુષોત્તમ સર્જનામાં આપ્યું પણ આપણે જ્યાં સુધી ડિટેલ નથી જાણતા ત્યાં સુધી એ સમરીને નથી સમજી શકતા એટલે એનું ઓપ્શન નહીં સમજવું જોઈએ આને કે હવે ભાગવતજીની જરૂર નથી પુરુષોત્તમ નામથી થઈ જશે એવો એનો અર્થ નથી એ વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જ્યાદાતર દરેક વૈષ્ણવ પુષ્ટિ માર્ગી આ સેમ ભૂલ કરે છે કે હવે ભાગવતજીની જરૂર નથી પુરુષોત્તમ કૃષ્ણમ છે ને આનાથી થઈ ગયો પણ એનો એવો અર્થ ક્યારે પણ નથી એ વાતને ધ્યાનથી સમજવી જોઈએ અહીંયા અને એના ફળનું પણ એ જ અર્થ છે કે પ્રભુની લીલાનું આપણને અનુસંધાન રહે ઠાકોરજીની લીલાઓને આપણે જાણીએ પ્રભુનું મહાત્મ્ય આપણને ખબર પડે એ રીઝન છે પુરુષોત્તમ સસ નામનું કે ભાગવતજીના નિત્ય પઠન કે નિત્ય અધ્યયનના નિયમ કે જેનો આગ્રહ મહાપ્રભુજીને હંમેશા રહ્યો કે નિત્ય ભાગવતનું અધ્યયન કરવું નિત્ય ભાગવતનું પાઠ કરવું ભાગવતજીનો સંઘ હંમેશા કરવો તો જ ભક્તિ માર્ગમાં તમારે કોઈ આગળ જતી છે એ વાતને અહીંયા ખાસ સમજવી જોઈએ ઠીક છે આ થોડું હતું કેવાનું આમાં કદાચ લાસ્ટ ટાઈમ અમે કીધું કે નહીં કીધું મને યાદ નતું એટલે આ ક્લિયરિટી અહીંયા અમે કરી છે ઠીક છે તો કરો આગળનો ટોપિક હવે વિઠ્ઠલનાથજી હેલો હા હા રાજા શ્રુતિ પ્રણામ ચાલો હા શ્રી ગુસાઈજી મારો ટોપિક છે મહાપ્રભુજીના બીજા નંબરના પુત્ર હતા શ્રી ગુસાઈજી ગુસાઈજી માક્ષરવદ નોમના એમનું જન્મ થયું છે એમને ગુસાઈજી નાનપણથી જ પોતાના મોટા ભાઈની જેમ ભાગવત ભગવત સેવા પરાયણ હતા એમનું આમ તો નામ એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી હતું પણ સંપ્રદાયમાં શ્રી ગુસાઈજી અને શ્રી પ્રભુચરણના નામથી પ્રસિદ્ધ હતા અડેલ અને ચરનાવટ આ બે જગ્યા પર ઈ બિરાજતા હતા અડેલ અડેલ એમનું ઈ પરમનન્ટ સ્થાન હતું ગુસાઈનજીના લગ્ન એમના બે વાઇફ હતા રૂકમણીજી અને પદ્માવતીજી એમના સાત પુત્ર હતા ગુસાઈનજીના પહેલા હતા ગિરિધર ગિરિધરરાજજી સેકન્ડ હતા શ્રી ગોવિંદ રાયજી થર્ડ હતા શ્રી ગોકુલનાથજી ફોર્થ હતા રઘુનાથજી શ્રી રઘુનાથજી ફિફ્થ હતા શ્રી બાલકૃષ્ણનાથજી સિક્સ્થ હતા યદુનાથજી અને સેવન્થ હતા શ્રી ઘનશ્યામ ઘનશ્યામજી જ્યોતિ આજે રિસર્ચ કરીને આવી છે કે કોણે હેલ્પ કરી તારી આ સાત નામમાં થોડું પપ્પાની હેલ્પ લીધી કારણ કે મેં બે લખ્યા હતા એટલે સારું સારું સારી વાત છે કર્યા કરજો આવી રિસર્ચ પણ જરૂરી છે થોડી મદદ લેવાની મોટાઓ હા પછી એમને વીણાવાદનું શોખ હતું શ્રી ને પછી આપણે ત્યાં પ્રસંગી જોયું હતું કે ગુસાઈજી જ્યારે નાના હતા એમની ત્યાં એક પરંપરા હતી કે બાલ નાનપણથી જ એમને મહાપ્રભુજીએ એક બાલ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું પધરાયું હતું તો એક દિવસ શ્રી ગુસાઈજીએ ઠાકોરજીને મંગલ ભોગમાં મંગલ ભોગમાં છોડ ધરાવ્યું અને શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજી સામે આરોગ્ય લાગ્યા તો એ જોઈને શ્રી ગુસાઈજીએ સોચ્યું કે અગર ઠાકોરજી આ પૂરું આરોગી જશે તો મારી માટે શું બચશે તો એ શોધીને ગુસાઈએ ઠાકોરજીના હાથમાંથી થોર લઈ લીધું પછી આ બંને આ જોઈને આ બંને ઠાકોરજી અને શ્રી ગુસાઈજી વચ્ચે ખેંચાખેંચી થવા લાગી તો આ જોઈને શ્રી મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા કે નાનપણથી જ શ્રી ગુસાઈજી ઠાકોરજી સાથે કેટલા જોડાયેલા છે એમ પછી આ એક પ્રસંગ જોયું હતું આપણે પછી ગુસાઈજી સંપ્રદાયના આચાર્ય પદ સંભાળવા લાગ્યા અને એના પછી એના પછી એનું ઈ પ્રચાર બી કરવા લાગ્યા સંપ્રદાયનું બધું પછી છે એક મિનિટ રાજા હા વાંધો નહીં આરામથી કર કોઈ જતા હા અને શ્રી ગુસાઈજી ગાય અને બ્રાહ્મણની ખૂબ રક્ષા કરતા હતા એમણે મુગલ એમ્પરર જ્યારે ચાલતું હતું ત્યારે એનાથી પ્રસન્ન થઈને શ્રી ગુસાઈજીએ બહુ બધી ચીજો એડેપ્ટ કરી હતી આપણા આમાં એમાંથી એક એક હતું કે વસ્ત્ર અને શૃંગાર હતા જે મુઘલ રાજાઓના એ આપણા ઠાકોરજીના આમાં શૃંગારને એમાં એડ ઓન કર્યા પછી એક કુલે જોડ કરીને હોય છે ઠાકોરજીના શ્રીંગારમાં ઈ જોડાયું પછી બુંદી મુસ્લિમ વ્યંજનમાં હતી એ એમને બહુ પ્રિય હતી તો શ્રી ગુસાઈજી આપણે ઠાકોરજીના સેવામાં જોડાયું એ બી પછી એમને સર્વોત્તમ સ્તોત્ર લખ્યું છે શ્રી ગુસાઈજીએ જેની અંદર એમણે મહાપ્રભુજીના એકસો આઠ નામની સ્તુતિ કરી છે એટલે પ્રશંસા કરી છે પછી શ્રી ગુસાઈજીએ સોળસ ગ્રંથ પર બી ટીકા કરી છે એમણે ગીત ગોવિંદ પર બી ટીકા કરી છે બસ એટલું સરસ ચલો થોડું રિસર્ચ કરીને આવી બહુ સારી વાત છે કરતી રહેજે બધા ટોપિકમાં જરૂરી છે આપણે જે ભણ્યા એના કરતાં પણ વધારે પણ ઇન્ફોર્મેશન ગેધર કરવાની વૃત્તિ હોવી જોઈએ હા સરસ ચલો શ્રુતિ બહુ સરસ કર્યું હો થેન્ક યુ ચલો કરો આગળ હવે કોનું છે રાજા મનીષા હા કરો મનીષા હવે શ્રી યમુનાજી ભગવાને તેમના કૃષ્ણાવતાર દરમિયાન ગજ પર શ્રી મનીષાબેન તમારી અવાજ નથી આવતી આપણે ફેરવું કરું આપણે ચાલુ છે મારી અવાજ સંભળાય છે ને બધાને મનીષાવન કટ છે આવી જશે બે મિનિટ વેઇટ કરી क्यों मनीषवन क्या जाता रे શું કરીએ હવે વેઇટ કરવું છે કે શું કરવું કેન્સલ કરો આજે કટ કરી દઉં નેક્સ્ટ ટાઈમ કરીએ આગળ હા તો ચાલુ છે સંભળાય છે મારી મારી અવાજ તો આવે છે ને એટલે મનીષાબેન જ કટ થયા છે ઠીક છે ચાલો તો પછી આજનો અહીંયા રાખીએ એમ પણ ટાઈમ તો થયો જ છે પાંચ દસ મિનિટ જ છે તો નેક્સ્ટ ટાઈમ પ્રેઝન્ટ કરી લેશે મનીષાબેન વિદેશભાઈ જઈને એમને મેસેજ આપી દેજો હલો હા અચ્છા આવી ગયા હા રાજુ ફરીથી કરું છું હા વાંધો નહીં તમારો કટ થઈ ગયો તો ફોન હેલો હા બોલો મનીષાબેન તમારો ફોન કટ થઈ ગયો હતો કે તમારે નેટવર્ક ખરાબ છે થોડું આજે કદાચ હા હા ફરીથી કહું છું રાજા હા વાંધો નહીં કરી લો ભગવાને તેમના કૃષ્ણ અવતાર દરમિયાન શ્રી યમુનાજીના તટ પર અનેક લીલાઓ કરી છે શ્રી અમનાજી શ્રી કૃષ્ણ અતિશય પ્રિય છે વૈષ્ણવ માટે શ્રી અમનાજી માતા સમાન આદરણીય છે તે યમરાજના બહેન છે શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક સ્તોત્રમાં લખ્યું છે કે શ્રી યમનાજી સર્વ સિદ્ધિના કારણરૂપ છે ભગવાન સાથે જીવનો સંબંધ થવામાં જે જે પ્રતિબંધો આવે છે તે શ્રી યમનાજીની કૃપાથી દૂર થાય છે યમના જળના પાન કરવાથી જીવની શુદ્ધિ થાય છે ભક્તોમાં ભગવત ભાવની વૃદ્ધિ થાય છે શ્રી અમનાજી એમના પર કૃપા થાય તે પ્રભુના પ્રિય બની શકે છે રજમાં તેમની કૃપાથી જ ગોપ ગોપીઓ પ્રભુના પ્રિય બન્યા હતા શ્રી યમુનાજી આવા અદભુત ચરિત્ર વાળા છે બસ રાજ આટલું જ સરસ ચાલો આજે અહીંયા રાખીએ યમુનાજીનું જે આપણે રિવાઇઝ કર્યું એની ઉપર પછી હવે શ્રી કૃષ્ણના ટોપિક થી હવે નેક્સ્ટ ક્લાસમાં કરશું ઠીક છે રાજા બહુ સરસ સંતોષ થાય છે બધાને સમજાય છે મને કર્યું દરેક થોડું સમજાયું બધાને સારી વાત છે ચલો હવે જો મેં એવું વિચાર્યું છે આમાં કે આખી પ્રવેશિકાનું તમે લોકો બધું રિવાઇઝ કરી લો પછી કોઈ એકાદ ટોપિક તમને એવું લાગતું હોય કે જેમાં તમારી બધાની બહુમતીથી એવી ઈચ્છા હોય કે આ સબ્જેક્ટ થોડું ટફ ગયું હોય અને એને ફરીથી રિવાઇઝ કરવાની તમને ઈચ્છા થતી હોય કોઈ પણ ટોપિક એક બે ટોપિક હશે તો મને કેજો તો ફરીથી એના ઉપર વિચાર કરી શકીએ આપણે પણ એકવાર તમે લોકો આખાનું રિવાઇઝ રિવિઝન પ્રેઝન્ટ કરી દો પછી એ કરી લેશું એક વખત જો જરૂર લાગશે તો કોઈને ભલે ઠીક છે તો આજે તો અહીંયા રાખીએ હવે શ્રી કૃષ્ણના ટોપિકથી આગળ જેનું પણ હોય બધા પ્રિપેર કરજો ચલો આજે બધા બહુ સરસ કર્યું હા કોંગ્રેચ્યુલેશન બધાને thank you Raja thank you Raja ચલો નેક્સ્ટ ક્લાસમાં પણ બધા લોકો સારી તૈયારી કરજો સમજીને વિષય ને પછી કરજો પ્રેઝન્ટ આવી રીતે રાખીએ નેક્સ્ટ સેટરડે વાળી દંડ રાજા જય જય